ધ્યાન કરીએ ત્યારે વિષયો છૂટે છે અંતર ની અંદર ધ્યાન કરીએ ત્યારે વિષયો છૂટે છે હા પછી વર્તા નથી કર્યું ધ્યાન ગયા અને બહિર્મુખ થયા એટલે પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા એટલે પછી પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા જુસ્સો જઈને હા થયા આ જે એટલે એવા અભ્યાસ વગર એ તો જયારે એનું લગ્ન થવાનું કાયમાંતરનું થાય ત્યારે સ્વકલ્યાણ થઈ જાય ત્યાં જ્ઞાનભાઈ એ જ કાયમ મારે છે આ ગરીબ અંતર્મુખ ને ગરીબ બાહ્યમુખ ગરીબ પ્રક્રિયાથી ચમત્કારો થાય છે પ્રશ્ન પૂછે છે તો આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે આ લોકો એ છે લોકોને એની ગેરંટી કરું છું ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે ચમત્કાર કોને કહે છે લોકો જે પોતે જે વિજ્ઞાન પોતે જાણતો નથી કે પેલો વિજ્ઞાની વિજ્ઞાન એકદમ દેખાડે એટલે ભડકે આવું કેમ કરી થયું આ તમે ખબર પડી ને એટલે આ વિજ્ઞાન નહીં જાણવાથી આ લોકો ચમત્કાર કરીને ફસાવે છે લોકોને અને બીજું આ જ ચાલકી કરે છે વિજ્ઞાન ના હોય તો આ જ ચાલકી પણ બીજું આવું ચાલકી કરીને જો કોઈ ચમત્કાર કરતો હોય તો આપણે એને કહીએ કે હિન્દુસ્તાન નું અનાજ સપ્લાય કરીને બહુ થઈ ગયું તો આજે લેખ છે તો રાખોરી કરે આજે એવો લેખ છે યોગના ચમત્કાર મારા થાય છે આ તો અમારું અમારું યશ નામ કર્મ છે શું છે એટલે તમને અડે તમારું કામ થઈ જાય એટલે અમારે યશ મળવાનું માટે યશ નામ કર્મ છે ચમત્કાર નથી ચમત્કાર બાવાઓ કરે બાવા ખાલી દેખાવ પૈસા પૈસા કમાવા માટે કહ્યું એટલે ભગવાને શું કહ્યું કે સૂર્યનારાયણ કોઈ તમને આત્મા સૂર્યનારાયણ નીચે લાવે સૂર્યનારાયણને અને તમને કહે કે આ સૂર્યનારાયણ નીચે હું લાવ્યો તો તમારે એને શું કેવું છે તો ભાઈ તને શું દુઃખ હતું તું સૂર્યનારાયણ હલાયા ત્યાં તું દુખ્યો છું શું કેવું છે આપણે દુખ્યો માણસ બીજાને હલાવે તું દુખ્યો છું માટે સૂર્યને હલાવે તારે કજુ જોઈએ છે કાં તો માનની ભૂખ છે કે કાં તો વિષયની ભૂખ છે કઈ ભૂખ છે ભિખારો માણસ આવું કરે દુખ્યો માણસ આવું કેમ કરે ચમત્કાર કરે દુખ્યો માણસ ચમત્કાર કેમ કરીને કરે દુખ્યા માણસ ચમત્કાર કરે કોણ કરે છે તમારી પાસે સુખ પડાવી લેવા માટે તમારા ડબડાવા માટે જીણાભાઈ સમજદાર હોય છે કે નહીં માણસ કારણ કે કૃષ્ણ ભગવાન જેવા નરનો નારાયણ જે સ્વરૂપ જેને જેને ત્રેપન ત્રેસઠ સલાકા પુરુષ નો સલાકા પુરુષ કહેવાય વાસુદેવ નારાયણ કહેવાય તે આમ સુઈ ગયા હતા તે ચીરા લાગ્યું તે પાણી પાણી કરતા ગયા શું કહ્યું તેનું ઝેર ચડ્યું તે ગરમી ઉત્પન્ન થઈ પાણી તો ચમત્કાર બહાર વગર એની પાસે સાથ ચમત્કાર હોય ને લોકોને ભમાવાની બાજી છે બીજું શું કે છે ભાઈ જો શક્ય હોય તો વિતરાથી કાં તો કીધું સુધી નબળી ના થાય નબળી થઈ જાય એ દાખલો નહીં તો ઘરનું કીધું છે વિતરાક બધા ખોટા પડે સમજે ને એટલે વિતરાકો જ સાચા છે વિતરાકો બહાર કોઈ એટલે ખોટા થાય નહીં સમજ પડી ને બીજું કઈ પૂછ્યું જાણે મીનાભાઈ કે છે કે આપણે આ માણસ છે બાળક જન્મે છે એ મોટો ચમત્કાર છે એને દાંત આવે છે એ મોટો ચમત્કાર છે બાળક જન્મે છે એ એક મોટો ચમત્કાર છે એને દાંત આવે મોટો ચમત્કાર હા તેવા તેવા ચમત્કાર છે બાળક જન્મ્યો માતાના પેટમાંથી બાળક જન્મે છે આંખો સાથે આખા બોડી સાથે હસતો રમતો એક બાળક જન્મે છે તે ચમત્કાર જેવો જેવો નથી અને એ ચમત્કાર થયા પછી મેં એકજને પૂછ્યું કે ભાઈ આ દાંત પેટમાં કેમ ના ભૂલ કઈ ભૂલી ભૂલી ગયા પેટમાં મૂકવામાં શું ભૂલ થયા બહાર આવ્યા પછી દાંત આવ્યા આ દાંત છે ને એ કે છે ચમત્કાર છે શું ચમત્કાર છે તમને કહું તાર મહારાજ એવું પૂછે હે ભગવાન અમે ગાડી પૂરી પૂછી શકીએ કે ભાઈ આની બેન તમારે તમે આને પેટમાં હતો તો દોત મૂકવા તને વરી પાછો બહાર પછી આ ભેડ વધે તો શું રાખ્યો લાખ મૂક્યું હાથ મૂકી બધું તૈયારી થાય દોત મૂકીને મોકલ્યો હોત તો શું બગડી જાત તમને સમજાયું ને એટલે લાત એ ચમત્કાર થઈ જતો કે સાથી ના મૂક્યા કે જો દોત હોત તો એની માતાને બધું બદલે તમને સમજાયું ધાવતી વખતે બધું બદલે તો માતા ધવડાવે નહીં એનો દાડો હોય નહીં કેટલી કુદરતી કરામત કેટલી સુંદર છે કુદરત ની તમને આપણે સમજાયું કુદરત ની કરામત કેટલી સુંદર છે કે બાળક ખાતું થાય ત્યાં સુધી દોત ઉત્પન્ન થાય છે ત્યાં સુધી દોત ઉત્પન્ન થતા નથી નહીં તો બધું છે ને જો પહેલે દોત હોત ને તો ધારે ધારી શકાય નહીં દોત થી ધારી શકાય નહીં દોત હોય એમ જે છે કે આપણે ચમત્કારમાં જીવીએ છીએ એમનું એવું કેવું છે આપણે પણ લોકોને બીજી બહુ જોઈએ છે લોકોને આવું આવું જોઈએ છે મફત જોઈએ છે એટલા માટે આ ચમત્કાર લોકોને મફત જોઈએ છે એટલે આ ચમત્કાર હા બસ મને પૂછે દાદા આપના ચરણમાં મારા કોટી કોટી વંદન નમ્રતા પૂર્વક એક પ્રશ્ન પૂછું છું કે મારા ઉપર મારા સદગુરુએ આજથી સાડા પાંચ વર્ષ પહેલા તેમની કૃપા વર્તાવી મારી કુંડલીની શક્તિ જાગૃત કરેલી અને ઘણી આંતરિક અનુભૂતિ થયેલી પરંતુ હવે મારું પોતાનું મન મને ઘણું જ પીડી રહ્યું છે કૃપા કરી ઉગાર છો શું કે છે કોણ છે ભાઈ પણ આજે તમારી ભૂલ થઈ શી ભૂલ થઈ તે તમને કહું જે તમને આ કુંડલીની શક્તિ એ હટિયોગ પ્રવૃત્તિ છે કેવી છે હટિયોગ હટિયોગ આપણે સદી વાત ને કરી છે કુંડલીની શક્તિ જાગૃતિ કરી એ શું છે એ રાજયોગ નથી હઠયોગ છે હઠયોગ અને હઠયોગ થી હઠયોગ કોના જેવી વસ્તુ છે એક માણસ દુઃખી હોય અને એને એની પાસે પાંચ વીઘા જમીન હોય તો એને નોકરી નહીં વગાડતો બીજો રસ્તો હું દેખાડું હવે કર્યું ને કે તું આ જમીન વેચીને તું ખા એક વાર પછી અમે જોઈ દઈશું એટલે એના જેવું એને ખવડાવ હવે આવે ખસી ગયો આ જમીન તો ખરાબ થઈ ગયું હતી તે ખાસ નથી ખાધું એટલે આ મન એનું ભયંકર આફતે ચડી છે શું થયું આ બધી ભસામણ હોય છે કેવી એ આનંદિક અનુભવ થતા નથી એ તમને આજે પાછલું જે પાછળનું જે સુખ છે તે આજે તમને ખવડાવે છે અને પછી નાદારી નીકળે ના નીકળે ઘટી ગયું ઓગણીસો ને ઇઠ્યાસી ની સાલમાં કાળ પડવાનો હોય કાળ પડવાનો હોય તે લોકો કે વેપારીઓ દાણા ભરેલા હોય તે સાહેબ આ સાલ કાળ પાડો તો તેદાર નો કાળ હાથ પડે તો તેદાર સારો કરાશે પણ એકલું એક જ જવાનું ને આમ બીજું ફેરફાર કશું થઈ છે કે નહીં માણસથી માટે આ ડાક્ટરો ડાક્ટરો શું કરે છે તમારી જે શક્તિઓ છે ને તે આ પ્રગટ કરે છે અને પછી આ બે વાર પછી તમને નિર્બળતા ઉત્પન્ન થાય છે એનો ફાયદો નહીં બને ત્યાં સુધી એ શક્તિઓ પ્રગટ નહીં કરવી ના બને ન છૂટકો થાય એ બેઠક થઈ ગઈ હોય તો જ કરવી પડે રોજ રોજ આવું ન કરવું જોઈએ તમે આ રસ્તો કરી આપીશું અહીંયા આવજો સમજો ને આપડે પેલું રાહત ચોકડી બોલ્યો ક્યાં હોય તો ત્યારે સાક્ષાત્કાર થાય કે શું કે છે આખા ગામ ના શેઠ હોય આખા ગામ માં બહુ વહીવટ સારો કરે અને બધાને જો લાગણી વાળા દરેક ને જો અબલાઈ ના હોય એ આખા ગામમાં ખૂબ સારા ગણાય છે તો રાત્રે દરરોજ આઠ વાગ્યા પછી બહાર નીકળે ને એટલે ભાંડી લે શું કરે આ ભાંડી છેડા બધા પી ગયા એ પછી ચંદુલાલ ચંદુલાલ રહે ખરા શું થાય પાન ભૂલી જાય પાન ભૂલી જાય એટલે શું કે હું હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું કે એટલે આપડે ના સમજીએ કે ચંદુલાલ નોય એટલે પ્રેસિડેન્ટ થઈ બેઠા છે ને તો એ પ્રેસિડેન્ટ બોલે તે કે છે કેમ એક જ છે એવું રીતે આત્મા અને આપણે એની એક જ છે આ બધું ભાન ભૂલી ગયા છે એ ભાન થાય અલગ કરી આપીએ તમને થાય નહીં પણ પોતે પોતાનું જ કામ કરવાનું આ વ્યવહાર બહાર ઉડી ગઈ એમને છે એનો એ જ છે આ સોલાવ છે બરાબર તમે કેમ જમડે એ વાતો બધી મોક્ષ માં કેવી જવાય છૂટવાની વાત હોય કરી કેવાય જવાબ પહોંચે રે રવિ જવાબ પહોંચે કઈ નૌકાર મંત્ર ની વાત કરી મારા કે નૌકાર મંત્ર બધા બોલીએ છીએ કે છે તમે ત્રણ મંત્રો કેમ કર્યા કે છે તમે હું તમને સમજાવું બધું આ નૌકાર મંત્ર બોલો છો નૌકાર મંત્ર જેમાં નમો હરિહંતાણમ નમો સીતારામ નમો હરિયાળ આ નમો લોહી સમર્થ સાધુ સાધુ ઉગે હશે એમ માનીને પહોંચે છે નમો ઉપાધ્યાય ઉપાધ્યાય કોઈ એશિયા મને પહોંચે છે નમો આચાર્ય આયર્યારામ આચાર્ય ને પહોંચે છે નમો સિદ્ધારામ સિદ્ધ ને પણ પહોંચે છે પણ નમો હરિહંતા હરિહંત કોણ કરવું કોને પોતે છે આ તપાસ એ કે છે ચોવીસ તીર્થંકરો ને અરે જે ચોવીસ તીર્થંકરો તો સિદ્ધ થઈ ગયા થઈ ગયા ચોવીસ તીર્થંકરો સિદ્ધ થઈ ગયા આર્યન ના કહેવાય તમને કેમ લાગે છે સિદ્ધ જ થઈ ગયા એટલે કલેક્ટર થયા પછી એને હવાઈ પાર્કુલ કરીએ તો ખોટું દેખાય ના એવું નમસ્કાર કરીએ છીએ નવો એટલે પછી મારા આચાર્ય મહારાજને કહેવું પડ્યું આચાર્ય મહારાજને કહેવું પડ્યું તો હરિહંતને નમસ્કાર કરો હરિહંતને હરિહંત ક્યાં છે ત્યાં સિમંદર સ્વામીના નમસ્કાર કરો શું કહું હિમંદર સ્વામી છે એ માં છે એટલે એને તૈયાર છે માટે એમનો નમસ્કાર કરો છે હોવા જોઈએ અભિયાન થઈ આ સંજય બન તો આપણો એક ભાવ મળે અને નૌકાર મંત્ર એ છે તે ધન્યસ્થ મંત્ર છે કેવો છે ધન્યસ્થ એટલે જેને હું મારું ના રહ્યું હોય બહુ અને મંત્ર બોલવા હોય તો નૌકાર મંત્ર એ ધન્યસ્થ મંત્ર બોલાય છે પણ જયારે સંસાર જોડે લેવા દેવા છે સંસાર જોડે વેપાર છે તો જોઈ ને હું મારું છે ત્યાં સુધી બધા મંત્રો ત્રણેય મંત્ર બોલે તો ફળ આપે અને તો બહુ ફળ આપે છે આ ત્રિમંત્રો એટલું બધું ફળ આપે છે એમને પૂછ્યા સમજો ને એને ના ખરાબ બધા બીજા તીર્થકો મૂર્તિ નહીં બિહારી બીજા વીસ ઓગણીસ છે બીજા પણ આમનું અનુસંધાન છે આપણા અને આપણા સતીરામ સંઘ છે ને તે છે તીર્થંકર આ શ્રીમદ સ્વામી એ ગોઠવે છે કારણ કે આ સંકેત છે આપડે મારે કશું કરવું નતું પણ આ સંકેત થી થયું ઉત્પન્ન થયું છે એટલે આ સુરત પાસે હાઈવે ઉપર થાય છે જો લગભગ મહેસાણા મહેસાણા જેવું મૂર્તિ થતી રાખશે મહેસાણા સવા લાખ ની થયેલી તે સવા લાખ પૈસા ક્યાંથી આવતા પૈસા તો પાંદડા હોય પાસે હોય એવું કઈ નથી તારી પાસે હોય તો હોય નહીં પાપી પાસે નથી હું તો આપને સમજાવું બરોબર ના હું આપને તમે મારી વાત સમજો કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહીં કાળા બજારો ના અડે અને ધોળા બજારો ના અડે પુણ્ય વગર તો ચોરીનો પૈસો આપણને ના અડે પણ એ પાપાનું બંધી પુણ્ય છે કેવું છે એ બેન કે પાપ તે પાપમાં જ લઈ જાય છે અધોગતિ લઈ જાય છે પુણ્ય એ પુણ્ય ગતું ગતું લઈ જાય બરોબર ને માર બંને ના ખરાબ વિચાર આવે કોનું ભોગવી લઉં કોનું લઈ લઉં આખો દાડો ભેરસેર કરવાના વિચાર આવે સમજો ને એ અધોગતિ જાય છે અને પૂન ભોગવી પૂન ભોગવતો નથી ને અધોગતિ જઈ રહ્યો અને પુનાનુબંધી પૂન હોય તે પુણ્ય ભોગવે અને નવું પૂન ઉભું થાય એના કરતા પુનાનુબંધી પાપ હારું ક્યાં જ આ શાક પાક લાવવામાં અડચણ પડે તો આખો દાડો છે તો ભગવાનના નામ પર કર્યા કરતો હોય ખબર ને એ પુનાનું બધી પાપ આ જગતમાં પાપ છે પણ દરેક પુણ્ય જ બાંધી રહ્યો છે ત્યાં ઘણા જીવો છે બધા જોયેલા ને બધા બહુ જોયેલા તમે તો ગાડી છે ને કઈ હા બોલો હવે આ ફળ આવ્યો કરે શોધો છે ટેશન આવ્યો કે રહેતું છે અનુભૂતિ આપડે સ્થળ પર નહીં અનુભૂતિ જ જોઈએ મોડામાં સાકર મૂકે એટલે તમારે મેરે ગઈ શું એ સમજી ગયો ભાઈ શું કહ્યું પેલું કામનું નહીં પેલું તો બહુ દાડા કર્યું આ હરિણ નથી કરાવી કોઈ એટલે આ બેન ને તમને બેન ને અનુભૂતિ જ કરી મને એમને કહ્યું કે એમનો ઉપકાર છે કે છે આ બેઠા છે જ્ઞાની પુરુષ છે પટેલ છે દાદા ભગવાન નહીં પ્રગટ થઈ ગયા છે અંદર અંદર પ્રગટ થઈ ગયા છે એ દાદા ભગવાન છે હવે માં એ કહું એ ત્રણસો ને સાહીઠ ડિગ્રી ના અને મારો ત્રણસો ને છસો ડિગ્રી ચાર છૂટે છે એટલા હારું એ ત્રણસો સાત ડિગ્રી વાળાને હું નમસ્કાર કરું શું કરું છું તમારે ચાર છૂટે છે તો આ તમારા બધા કંઈક ખૂટે છે ભરું થોડું એટલે તમારામાં દાદા ભગવાન રખા છે તો એ તમારે ખૂટે એટલા માટે આપણે બોલવાનું છે દાદા ભગવાનનું અચિંતય જે કારણ ખરું ખરું ને હું મારું ખૂટતું પૂરવા કરવા માટે કરું છું તમારે તમારું ખૂટતું કરવું બોલું એમાં વાંધો આવે એવી વસ્તુ નથી એટલે આ દાદા ભગવાન હું મનુષ્ય તે થયો નથી હું આવા માગતો ચાર ડિગ્રી પૂરતી હોય અને ભગવાન જ જો આવું કરે તો પછી લોકો શું નહીં કરે ભાવ બધા ભર્મ કરતા હોય મારે શું કરવું છે મારે આ નાની પુરુષનું પદ મારા આનંદનો નો પાર નથી શું કરું મારી સમાધિ નો પાર નથી હું તને સમાધિ કરી આપું મારા નિમિત્તથી તો મારે કેવું શું થાય ભગવાન થઈને મારે કેવું એટલે આ દાદા ભગવાન ભગવાનના અતિથ જયકાર બોલવાથી આપણા પ્રગટ ની સ્વરૂપ પ્રગટ થયા કરે શક્તિ વધતી જાય બહુ જોયું દાદા ભગવાન અસિત તારીખ મૃત્યુ કુટો मेरी मौत नहीं होती थी मुझे डर गया न मैं व्याधि चुको व्यथा सिर्फ रोग नहीं होता फिर व्यथा किस ना हम वृद्धो नवाबाद मैं बूढ़ा हूँ मैं बच्चा हूँ मैं युवा हूँ ऐसा नहीं खुद करेंगे तो सारी पुद्गल की अवस्थाएं उसमें है ही नहीं पुद्गल ही पुद्गलाकृत पुद्गल से पुद्गल तृप्त होते हैं ज्ञानत्यात्मा पुनरात्मना आत्मा से आत्मा तृप्त होता है पर तृप्त समारोह को ज्ञान ही स्तन नहीं ये परतृप्ति का जो समारोह है तृप्ति होती है खुदकर भी मान लेता हूँ मैं तृप्त होता हूँ ज्ञानी ना कम नहीं देती ज्ञानी के लिए उचित नहीं ज्ञानी में ऐसा नहीं होता हाँ चर्चा भेद विज्ञान से ही शुरू करें हाँ, हाँ। चर्चा वेद विज्ञान से शुरू करिए વેદ वेद विज्ञान की चर्चा शुरू करिए કરીએ એમ चर्चा बोला जाता है हाँ? तो भेद विज्ञान की चर्चा होती ही नहीं कभी चर्चा का होता है ठीक है चर्चा का हर वार्ता लाभ होता है चर्चा का कोई अलग हाँ, अर्थ नहीं है हाँ। वार्तालाप चर्चा का अर्थ और नहीं है हाँ बिल्कुल ये तो बीच काल में जब ये शास्त्रार्थ मल्लबाजियाँ होती थी सब चर्चा सबको बदनाम कर दिया जाता है तो बहुत अच्छा है ज्ञान ही नहीं है हाँ। इससे बड़ा कोई ज्ञान वर्ल्ड में नहीं ये तो फिर ढेर ढेर वाला आत्मा तो दस रुपये किलो ढेर मिलता है कि नहीं मिलता है दस रुपये किलो ढेर ढेर मिलता है बीस रुपया बीस रुपये किलो ढेर ढेर वाला आत्मा बीस किलो की माफक है ढेर आत्मा हम्म। भेद विज्ञान से प्राप्त हो वही भगवान वही अंतरात्मा और वही परमात्मा वही अंतरात्मा और वही परमात्मा हाँ, अंतरात्मा होना तो हाँ। अंतरात्मा हो गया फिर क्या कुछ करने का बस अंतरात्मा परमात्मा बन जाएगा वो अंतरात्मा परमात्मा हो रहा है हाँ अंतरात्मा परमात्मा बोला जाता नहीं हो रहा है तो कभी हो जाएगा होना शुरू हो जाता है हो जाएगा होना शुरू हो जाता है हो जाएगा अंतरात्मा होना शुरू हो जाता है फिर हो जाता है फिर हो जाता है ભગવાન ગુજરાતીમાં સમજી શકાય હા હા वस्तु को जब जान लेता है कि मैं खुद कौन हूँ जब अंतरात्मा हो जाता है जिस पूर्णत्व हो, हो रहा है वस्तु का पूर्णत्व इससे आपसे हो रहा है उसे ये कोई हेल्प की जरूरत नहीं क्रिया चालू हो जाती है हाँ। निष्पत्ति आ जाती है क्रिया चालू हो जाती है निष्पत्ति आ जाती है निष्पत्ति खुद की गाड़ी गाड़ी वाले खुद ड्राइवर भी खुद गार भी खुद पैसेंजर भी खुद एवं भूत नय में आ जाता है फिर एवं भूत नय में आ जाता है एक बच्चे अंतरात्मा हो गया हो गया वो हाँ। अभी बहिर्मुखी मूल आत्मा है वहाँ से तकलीफ है हाँ सारी तकलीफ बहिरात्म भाव में हाँ। अंतरात्मा होने के बाद तो रास्ता साफ है हाँ। पर कॉलेज में कहा तक जाने का है हाँ, मुदात्मा है वहाँ हाँ। तक अंतरात्मा नहीं हो गया वहाँ तक कॉलेज में जाने का है कॉलेज की जरूरत है जी मैं बहुत बार कहा करता हूँ कि कॉलेज का काम मूर्खता मिटाना है मूर्खता मिटाना कॉलेज का काम नहीं है एम कहते हैं मैं हमेशा कहता हूँ कि कॉलेज का काम मूर्खता मिटाने का है मूर्खता मूर्ता नहीं मूर्ता मिटाने का काम नहीं है मूर्ता ना मिटावे मूर्खता काढ़े कॉलेज ये कॉलेज की मैं बातें बताओ महावीर कॉलेज जो है हाँ। जो अंतरात्मा बनाता है वही कॉलेज वहाँ तो मूर्खता निकलती है ठीक है वो महावीर कॉलेज क्या है भूतात्मा मर अंतरात्मा हो जाता है हाँ। आते आते आते जब उसका खुद कौन है आज की कठिनाई है कि मूर्खता को मिटाने का उपाय नहीं हो रहा है कैसे व्यापक बनाए આજની કઠિનાઈ એ છે કે મૂર્ખતા ને મિટાવવાનો ઉપાય નથી મળતો પહેલેથી કઠિન થતી આવી નહીં આજની પહેલેથી કઠિનતા આવી રીતે આવીને નહીં કઠિન થતી બસ આજ જ્યાદા જરૂરી છે મૂર્ખતા જ્યાદા પડ ગઈ आज ये વધારે জরুরি છે કે આ મતવા વધી ગઈ છે મોટી મતાય બધા લોકો મતમેસે બહાર નીકળેલા પ્રયત્ન બહુ થેસકા તુને સહાયથી કામ નહી لگتا હે અબી લે આપકા વિદેશની યાત્રા કા ક્યા અનુભવ હો રહા આપકી વિદેશની યાત્રા કા ક્યા અનુભવ હો રહા ફોરેનની યાત્રાનો અનુભવ સંગે દેવો ફોરે આટને કે લિયે નહી ગયા થા હા અપના ઇન્ડિયન કે લિયે હમ ગયા થા હમકો तकलीफ बहुत है लोग को और धर्म उसकी अमेरिका गए थे अमेरिका मैं आत्मा हूँ नहीं लंदन भी गए थोड़ा दिन लंदन अच्छा वहाँ जैनिज्म वाला और वेदांति लोग बहुत है इसके लिए हम गया था हमारे वो पढ़ने वाले के लिए तो भगवान ने हो रहा है मुझे मत जाना बस नहीं तो उनमें क्या परिणाम आया लोगों को ये समझने का मौका मिला क्यों उनमें क्या परिणाम आया लोगों को यह समझने का मौका मिला कहना लोगों ने समझવાનું મળ્યો સમજ ન ગયા નીલા શું હા વસ્તુ જુરાતા ભાન હોવાય કેટના આસે હું આત્સર કેટના કાગળ આતા છે અચ્છા કાગળ ઇત આ કાગળ જાતા હે જો દુનિયા પુછતા તો વસ્તુ તો ભાન હોવાય કે આ શું હોય કોલેજ આપ કોર હોવે ઓર સદવી ભાઈ સદવી બી જ हम्म। उसको कुछ अंदर अंतर भेद होता है मुझे तो कहाँ तक रहेगा उसकी समझना नहीं है जो बोलता है थोड़ा तो- सा फल तो मिलता है भेद का उनकी समझ नहीं फिर फिर फिर अवैध हो जाएगा फिर बच्चे की हो सकता है ये वो पुनर्जन्म समझता नहीं इसके लिए ये विज्ञान है ही नहीं ये पुनर्जन्म समझता है इसके लिए विज्ञान है हम्म। पुनर्जन्म का विज्ञान और वेदांत विज्ञान पुनर्जन्म के लिए है आचरण सूत्र में पुनर्जन्म से ही सारा शुरू होता है आचरण सूत्र में पुनर्जन्म से ही सब सारा शुरू होता है हाँ। आचरण सूत्र पुनर्जन्म से ही शुरू था हाँ, पुनर्जन्म બે છે મોક્ષ उसका ख्याल होता है नहीं तो, तो भगवान ने हमने जन्म दिया हुआ भगवान ने हमने मार दिया नहीं वो मेघ के बारे में वही है ना हाँ। स्मरण हो गया पुनर्जन्म का आप हाँ। आप बताइए तो। आप बता दीजिए आपने पढ़ी है मैंने पढ़ी मैंने बताई पुस्तक सुबह ही बताई अच्छा नहीं बस कुमार जब एकदम विचलित हो गया तो महावीर के पास आया तो महावीर ने सबसे पहले यही पुनर्जन्म का बोध कराया कि तू याद कर पिछले जन्म में हाथी था तब तूने क्या किया रात को क्या करा એ છે ને શરૂઆત સમજાય તો પછી એની શ્રદ્ધા વધી જાય છે પુનર્જન્મ इसमें पुनर्जन्म में समझ जाता है मगर पुनर्जन्म समझता नहीं सब लोग ऐसे मानता है सब लोग ने बोला की अपना पुनर्जन्म है का अवतार का ये वैर है शीशे का अवतार का ये ये ऋणानुबंध है सब मानते मानते हैं पर जानते नहीं, नहीं।, नहीं, नहीं जानते नहीं है तो फिर फिर एक फॉरिन वाला था हाँ। वो साइंटिस्ट हमको मिला है औरंगाबाद में हाँ। तो ऐसी माला पचास सौ हमको लगा दी अच्छा तो उसको देख के एयरपोर्ट को देख के उसको ये हो गया कि कौन आदमी हाँ। कौन हाँ, ठीक है समझ दुनिया पुनर्जन्म मानती नहीं हिंदुस्तान अकेला ही मानता है हाँ, ठीक है तो सिक्सटी करोड़ आदमी पुनर्जन्म मानता है और दूसरा सब चार बजे आदमी पुनर्जन्म नहीं मानता है इसलिए आपका मत होता नहीं सच्चा है हम सच्चा मानता नहीं मगर हम सलाह करने के लिए आया कि हिंदुस्तान में कोई किसी की बात पूछ लेना अच्छा है पहले से तो महात्मा को जब पूछ गया वो हम्म। तो महात्मा ने बता दिया कि भाई एक आदमी को आठ बजे जन्म एक बच्चा को होगा वो आराम से जिंदा रहता है एक आदमी को आठ बजे जन्म हो गया है वो मर जाता है इसकी मदर बदल जाती है इसका फादर बदल है एक गरीब के वहाँ जन्म होता है राजे के वहाँ होता है हाँ। वो बोलने लगा कि ऐसी तो वो भगवान की मर्जी थी ऐसी हाँ। क्या बोल दिया भगवान की मर्जी थी सब पानी पानी डाल दिया सब तो।, तो सबकी विलिप से पानी डाल दिया मेरे को बोलने लगे कुछ इससे आगे बताने के लिए तैयार है मैंने बोल दिया कि मैं विज्ञान से बताने को तैयार हूँ तो बोलने लगा कि मैं पांच साल आपके साथ रहेगा मैंने बोला जी मेरे को पांच साल टाइम नहीं है मैं बोलने लगा जब आप बताने को नहीं मांगता तो बताने को तैयार है विद इन टेन मिनट ये प्लेन में बता देंगे आप साइंटिस्ट है तो आपको खाली क्या चाहिए वेदिक वेदिक चाहिए नॉट इन डिटेल तो बता दिया है खुश हो गया है लेकिन तो वैज्ञानिक रूपये है तो। तो मुस्लिम भी समझ जाता है कोई भी आदमी समझ जाता है हाँ, समझ सकता है तरफ से नहीं हो सकता अनुभव से हो सकता है जैसा ही बॉडी हो जाता है कैसा जब होता है बॉडी किस तरह समापिक होता है वो सब जो जानता है ज्ञानी वो सब बता सकता है ये तर्क का काम नहीं है ये अनुभव का काम ये तर्क का काम नहीं है अनुभव का काम हाँ, तर्क का काम तर्क वहाँ चलेगा नहीं तर्क नहीं चलेगा तर्क तो ज्यादा जानते हैं बहुत प्रबुद्ध है वे और तर्क से जो ग्राफिंग कर किया है तर्क से जो ग्राफिंग किया है वहाँ बिल्कुल यूजलेस माना जाता है और घर से जो ग्राफिंग करता है ऐसा ग्राफ करता है तर्क से वो सब यूजलेस है वहाँ तर्क का ग्राफिंग नहीं चलेगा हमने तर्क का ग्राफ देखा है नहीं देखा तार्किक ग्राफ नहीं देखा है कैसे ग्राफ करता है हाँ, हाँ, हाँ, चलता है सच्ची बात है महावीर का सिद्धांत है जिसमें हम्म। विरोधाभास कभी आई नहीं हम्म। अनुभव का है प्रज्ञा का है अनुभव का है प्रज्ञा का है अनेकांत है भारद्वाज हम्म। है और महावीर हार के बैठा के दुनिया से हार के बैठा है तथा दुनिया क्या बोलती है वो जीत के बैठा है सबके हार के बैठा है और दुनिया क्या बोल रही है वो जीत के बैठा है तो हमारे पास बड़े बड़े पंडित आता है वो निवेदन मारता तो हम बोलता है कि हम आप बड़ा पंडित है विधान है हम ऐसा ऐसे हम हम हार के बैठे लाए तो बोलने लगता है कि ऐसा नहीं आप हार के बैठा ऐसा नहीं बोले चले नहीं चलेगा ऐसा हम हमको हमारा जवाब देना ही पड़ेगा हम बोलेगा जवाब देगा तो तुम हार के पीछे जाएगा इधर से अभी जीत अभी जीत में हो जीत में हो आराम से हो गए जाके हो जाओ सो जाओ आराम से आचार्य जी के पास दिवानी में कुछ आर्य समाजी विद्वान आए उन्होंने कहा कि शास्त्रार्थ करेंगे तो आचार्य ने कहा क्यों करना चाहते हैं पंडित जी की बात हम तो अनुभव ज्ञानी है अनुभवी ज्ञानी हम्म। बात ये अनुभवी तो गलत प्योरिटी की कोई हम पंडित जी की बात ही जानता है और धीरे धीरे हमको नहीं मिला है वो मिला नहीं कोई हाँ और हाँ। हम खुद भी समझता ही नहीं वर्ल्ड की दुनिया की बात ही समझता नहीं धंधा करता मगर धंधा की बात समझता नहीं धंधा करते क्या बिल्डिंग करते हैं क्या अभी तो हाँ। अभी तो धंधा क्या चलेगा हाँ मगर वो जो सिद्धांत करना कर्म सिद्धांत होता है तो गोल करना ही पड़ता है और कर्म सिद्धांत है हम्म। जैसे जैसे पत्राघात होता है जैसा नहीं करना पड़ता धंधा नहीं बच्चा कहते हाँ। पसंद नहीं पड़े तो करना पड़ता है बच्चा नहीं हाँ। हम्म। प्रत्याघात भोगना पड़ेगा तो तो हाँ। हाँ, कुछ लोगों से दादा हमने ऐसा सुना है कि आपने श्री सुमंदर सागर से संपर्क किया है आप क्या बात है हमको एल मिल गया है हम्म। वर्ल्ड में कोई आदमी सब आदमी ने हमको एल दे दिया है जो ऑब्जेक्ट है हम्म। कोई अनुकूल रूप दिखता नहीं तो होगा अनुभव के स्तर पर कोई दो होता नहीं तर्क से कोई एक बनता नहीं तो अपने आप ही हो गया सर्टिफिकेट जैसे कि तर्क से दो होता नहीं है नहीं नहीं एक नहीं होता है अनुभव में कोई दो होता नहीं अनुभव में कोई दो होता नहीं हजार आदमी मिलेंगे तो अनुभव सबका एक होगा હજાર તાર્કિક મિલેગે તો પાંચ હજાર હજાર અજ્ઞાની તાર્કિક ભેગા થશે તો પાંચ હજાર એના અનુભવ થશે મત થશે અને જે જ્ઞાની હશે એટલે હજાર જ્ઞાની હશે તો મત બધા એક જ હશે એક લાખ આદમી જ્ઞાની હોય તો એક જ લાખ હજારો કરશે वस्तु का विकल्पी है और ज्ञानी निर्विकल्पी है निर्विकल्पी इधर होता ही नहीं कोई दूसरा ભારત સાહેબ પૂછે છે કે અમે એવું સાંભળ્યું કે આપને આપે સિમંદર સ્વામી જોડે અનુસંધાન કરેલું છે કરીને આપનું શું છે આપી નથી અત્યારે સિમંદર સ્વામી नहीं मेरे साथ तो क्या श्रीमती शादी तक बड़ा हो गया आप नहीं बड़े हैं आप भी है आप जो मैं मैं भी जानता हूँ तो इसमें चेंज नहीं है कोई मगर वो जरा से वो पड़ा है और नीचे से सही गए नहीं बड़े छोटे का प्रश्न नहीं है प्रश्न है आपका संपर्क हुआ है या नहीं हुआ या सी या ना सी जानना चाहते हूँ કે છે કે આ સવાલ નથી સવાલ આપનો એમની જોડે અનુસંધાન થયું છે કે નથી થયું સંપર્ક થયો છે કે નથી થયો એ જાણવું છે कितना हमको संपर्क होगा है ये भारत देश में इनका दर्शन चालू हो जाए क्योंकि सबको श्रद्धा दर्शन ज्ञान विज्ञान तो है अपनी बात तो फिर सबका तो मान्यता या साक्षात ऐसा है जैसा कि मैंने कल आपसे सुना कि आप एक नया मंदिर बना रहे हैं इसमें सिमंदर स्वामी भी होंगे वासुदेव जी होंगे और भी होंगे तो फिर एक नया और खड़ा हो जाएगा दादा के नाम से फिर एक नया रूप और आ जाएगा सामने और जो श्रद्धा चल रही है वो नई श्रद्धा और हो जाएगी तो आपका उद्देश्य यही है जब आप चाह रहे हैं कि दादा को तो, जो है वो है तो फिर नई श्रद्धा के नाम से नया सोच किया जा रहा है ગઈ કાલે આપણે પેલી વાત કરી ને કે સિમંદર સ્વામી નું વાસુદેવ નું અને શિવ નું મંદિર સવાન છે તો કે આ કે છે કે દાદા ભગવાન ના નામથી એક આ નવું ઉભું થાય કે છે અને એક નવી શ્રદ્ધા લોકો માં ઉભી થાય દાદા ભગવાન તો અંદર છે દાદા ભગવાન લેવા દેવા નહીં દાદા ભગવાન ક્યાં લે वो तो मोक्ष में जाने वाला है तो इधर क्या करेगा वो आप वो तो व्यवहार है वो तो मंदिर है ना तो व्यवहार है इसमें रिश्ते वाले को कोई जरूरत नहीं है तो दादा भगवान निश्चय वाले ने ऐसा किया है ना इसके लोग उसको फिर व्यवहार करेंगे हम्म? निश्चय मानने वाले ने तो ऐसा किया है व्यवहार का प्रवर्तन निश्चय मानने वाले ने ऐसा व्यवहार का प्रवर्तन किया है ना व्यवहार से निश्चय होता है मतलब व्यवहार पहला होना चाहिए व्यवहार से तो पुण्य पाप भी होता है जिससे आगे चलता है थोड़े थोड़े थोड़े थोड़े अरे अभी तो तीर्थंकर तो चाहिए नहीं तीर्थंकर नहीं तीर्थंकर क्या दूसरा तीर्थंकर कोई है ही नहीं तीर्थंकर से जब आप यहाँ से साफ करते हैं तो सब यहीं से कर सकते हैं तीर्थंकर तो जब आप हमारा संबंध होगा तो वहां से करें ना फिर તીર્થંકર કે છે કે તીર્થંકર નો જે સંબંધ છે આપ અહીંથી જ કરાવો સીધું ત્યાંથી જ કરાવી શકો છો તો પછી અહીંથી કરાવવાની આવી જરૂર છે તીર્થંકર ની સ્વામી નું જે છે સંપર્ક તમે એમની સાથે ડાયરેક્ટ કરાવો છો તો પછી આવું અહીંયાથી કરવાની જરૂર છું हमको બનાવવાનું ને મારે જરૂર નહીં હમકો જરૂર નહીં हमारे दर्शन की भी जरूर है डेरा सर में दर्शन की जरूर आई नहीं मगर करता भी आए क्योंकि पीछे वाले को ऐसा नहीं लगे कि व्यवहार छूटा है व्यवहार का पालन करते हैं हाँ हाँ समुदाय का लिए हम करता है हमारे क्या जरूरत है तो गुरु जी का हम अमुख हो गया फिर अमूर्त का दर्शन अमूर्त का ज्ञान अमूर्त का चारित्र देखा है हमने अमूर्त का चारित्र क्या है हमने देखा है हमारा अनुभव हुआ है व्यवहार का पालन किशन कर करते <laughs> हाँ। नंबर का पालन शिक्षण कर भी करते हैं व्यवहार का पालन शिक्षण करना ही पड़ता है व्यवहार का पालन शिक्षण कर बहुत अच्छी तरह से कर ज्यादा करता है क्योंकि कहते हैं कि अगर हम नहीं करेंगे तो पीछे वाले पालेंगे नहीं हम नहीं करें इतना माटे पोते जो ना करे तो જો लोग हाँ, ऐसी चली जाएगी લોકો तो फिर एक नई मूर्ता और पैदा होगी नई मूर्ता और पैदा होगी क्या एक नई मूर्ता पैदा सकती ये मूर्छा है वो अच्छी रहेगी तो फिर उसको मूर्छा कहिए आप फिर उसको मूर्छा कहिए ये नई मूर्छा मैंने पैदा की और ठीक सब मैं लू इस बात को तो कहते तब એવું કહો કે આ મેં નવી મૂર્છા પેદા કરી છે તો હું અમે કરીએ નહીં અમારે हमारे कुछ लेना देना नहीं हमको जो संकेत मिला है सब कुछ दे दिया बोल दिया कि तुम्हें ऐसा जो करना हो तो करो नहीं करना हो तो यह संकेत सिमंदर स्वामी ने दिया आपको यह संकेत सिमंदर स्वामी ने दिया है क्या आपको आप ये संकेत सिमंदर स्वामी ने दिया है आपको स्वामी को क्या जरूर है इनकी कुछ जरूर नहीं इनको तो, तो बाकी दुनिया का ब्रह्मांड भगवान को के व्यवहार में लगता है और नीचे नीचे लगता है बीबी क्या जरूर है जरूर जिसको है उसको है नहीं तो आप कह रहे हैं आप जब यह भाषा बोलते हैं कि मेरे को ऐसा भगवान से संकेत मिला है संकेत मिला है उसका संकेत का तात्पर्य लोग ये समझते हैं कि सिमंदर स्वामी से मिला होगा या और किसी भगवान से मिला होगा कि आप जो છો ને कि मैंने संकेत मे तो लोग तात्पर्य समझे કે આ સંકેત તમને સિમંદર સ્વામી થી મળ્યો કે કોઈ બીજા ભગવાન થી મળ્યો હા છે મૂર્તા કમી હૈ હિન્દુસ્તાન મેં हिंदुस्तान में कमी મોટા मूर्ता वो मूर्ता का तो बहुत ये मूर्छा कमी करने के लिए हो रहा है आप, आपको मैं सत्य बताता हूँ ये मूर्छा जो महाजा हो रहा है इससे कमी करने के लिए मूर्छा ये भी मूर्छा है ये भी मूर्छा है इससे आगे जाने का है मूर्छा से मूर्छा काटने का है तो मूर्छा से मूर्छा काटने की है ये जब तक शरीर भारी है तब तक एक संस्कार से दूसरे संस्कार को काटना होता है ठीक है 嗯。